એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ કાનભાઈનો જન્મદિવસ છે આવો આવો કાનભાઈ તમને જન્મદિવસની ખૂબ બધી શુભેચ્છાઓ ભાઈ આ મને માનસી બેને કીધું છે કે આજે તમારો જન્મદિવસ છે આવો આવો માનસી બેન પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આહા વંદના બેન શાંતુ ઇન્દુની વાર્તા છે મેં તમને આ પહેલા કીડી અને અબરખની વાર્તા કહી હતી ને હા એવી જ આ વાર્તા છે અને વાર્તાનું નામ છે કીડીએ માંડ્યો વેપાર <laughs> ધ્યાનથી સાંભળજો હો વરસાદની હેલી પછી ઉઘાડ નીકળો વરસાદ ખૂબ પડ્યો પછી ઉઘાડ નીકળો સૂરજ દાદા મસ્ત મજાના પ્રકાશ તો હતા હો ચમક ચમક ચમક ચમક આકાશમાં નાના મોટા પંખીઓના ટોળા જેવા તો કોઈ ધોળા રૂના પુલ જેવા વાદળા શાંત થઈને પડ્યા હતા જાણે વરસી વરસીને થાકી ન ગયા હોય અને એમાં થયું એવું કે આ થમતા સૂરજ દાદા અને વાદળોને રંગે રમાડવાનું મન થયું બોલો અને એ પોતાની સાથે ને સાથે રાખતા સાતેય રંગોની દાબડીમાંથી મુઠ્ઠીઓ ભરી ભરીને વાદળો ઉપર છાંટ્યા એમણે અને પોતે તો વાદળ પાછળ છુપાઈ ગયા સુરત દાદા પેલા રંગો પણ આ ધનુષ આકારે ગોઠવાઈને નીચેની દુનિયા જોવા લાગ્યા લોકો તો ખુશ થઈ થઈને બોલવા લાગ્યા કે જુઓ જુઓ મેઘધનુષ નીકળું જુઓ જુઓ મેઘધનુષ નીકળું આપણી પેલી ચટક કીડીએ આ બધું સાંભળ્યું હો આ વળી શું છે તેણે ઊંચું જોયું આહા ઓહો શું રંગો છે આ રંગોની જાંજરી બનાવીને પહેરું તો તો મજા આવે મજા એણે તો જોરથી રાડ પાડી એ રંગો એ રંગલાઓ અરે ઓ રંગો મેઘધનુષ બોલું એ કીડી તારું નામ ચટક છે ને એમ અમારું સહિયારું નામ છે મેઘધનુષ અમારું નામ રંગો નથી પાછા અમારા સાતેયના પોત પોતાના નામ તો ખરા જ આ જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને લાલ યાદ રાખ જાની વાલી પીના લા મેઘધનુષ કહીને બોલાવ મેઘધનુષ કહીને બોલ હવે શું કામ છે તારે કીડી કીડી કે તમારો નાનકડો ટુકડો આપશો મારે ઝાંઝરી બનાવવી છે લો બોલો મેઘધનુષ તો કે જા નદીએ જા તડકે તડકે જઈશ તો મારા ઘણા રંગો મળશે તને જોઈએ એટલા લઈ લેજે પણ એનું નામ મેઘધનુષ વિખરાતા વિખરાતા બોલું અબરખ અ બ ર ખ <laughs> તમે અબરખ જોયું છે ને કીડીએ રાતો રાત માન માન કાઢી હો રાત તો સેજ ઊંઘ આવી તો સપનામાં પણ રંગના ઢગલા દેખાય ને ને ન જોયેલા અબરખના જ વિચાર આવે ને બોલો સવારે ઉઠીને નદી ભણી ચાલવા લાગી એની માએ એને પૂછ્યું ખરા અરે મારું કિડલું તું તો વળી વહેલું વહેલું ઉઠી ગયું ને અત્યારમાં ક્યાં ચાલ્યું માં એ તો આવીને કહીશ અને એ તો ઉતાવળે ભાગી નદીએ એ નદીએ પહોંચી ત્યારે તડકો ઉપર ચડીને નદીના પટમાં પડેલા કેટલાય અબરખને ચમકાવતો હતો ભાઈ નદીના પટમાં તો જાણે મેઘ ધનુષના કેટલાય ટુકડાઓ વેરાયેલા હતા કીડીને થયું કે કાલવાળું મેઘ ધનુષ અહીં તૂટી પડ્યું લાગે છે બિચારું એક પાસે જઈને બોલી તમે કોણ છો ઘઉં ચોખા કે ગોળ છો અબરખને આવું તો કોદી કોઈએ પૂછ્યું નહોતું એને નવાઈ લાગી એને એટલી ખબર હતી કે માણસો એને અબરખ કહે છે એટલે એ તો બોલું સાંભળ ક ખ ગ ઘ એમ અમે છીએ અબરખ <laughs> કીડી તો ખુશ થઈને નાચવા લાગી ક ખ ગ ઘ અબરખ ક ખ ગ ઘ અ બ ર ખ પછી પૂછવા લાગી તમને લઈ જાઉં અબરક કે તે લઈ જાને પણ ઉપાડીશ કેમ કીડી પોરસાઈને બોલી તમે જોજો ને હું કેમ લઈ જાઉં છું કીડી તો થોડી વાર મૂંઝાણી કે એકદમ નાનકડા નાનકડાને લઈ જાઓ કે મોટા મોટાને લઈ જાઓ પછી પોતે જ બોલી કે મોટું જ લઈ જાઓ સાકરના ગાંગડાને ખેંચીને હું જ લઈ જાઉં છું ને તેણે અબરખને કહ્યું અબરખ ભૈયા અબરખ ભૈયા એક મોટાને જ લઈ જાઉં છું હો કીડી તો સાકરના ગાંગડાને ખેંચે એમ અબરખને ખેંચવા લાગી પાછી અકબરને અબરખને આવજો આવજો આવજો એમ કરવા લાગી એક નજર નદીના પટ પર નાખીને આખો પટ હમક ચમક હમક ચમક ચમકતો હતો કીડી મનમાં બોલી કે આ તો ખજાનો છે ખજાનો કોઈને કહેવાય નહીં જાંજરી પછી બીજા દાગીના પણ બનાવીશ હે હે રૂમઝૂમ રૂમઝૂમ નાચીશું પછી તો કીડીએ તો જાંજરી પહેરી લીધી હોય એમ પગ પછાડતી પછાડતી ચાલવા લાગી બોલો એ ચાલી એ ચાલી એ જાય ઝાંઝરી વાળી કીડી ચાલી એવા ગીત એને સંભળાતા હતા હો ભાઈ કીડી અબરખ લઈને ઘરે પહોંચી થાકી ગઈ હતી પણ પોતાના રાફડાના દર આગળ બીજી કીડી મકોડા અને ભેગા થયેલા જોયા એટલે ટટ્ટારીમાં આવી ગઈ અબરખને તડકે મૂક્યું એના પર ચડીને પાછલા પગે ઊભી થઈ બધા ઉપર નજર નાખીને પછી અબરખ સામે જોયું અબરખ તો રંગબેરંગી ચમકતું હતું ભેગા થયેલા કીડી મકોડા જોવા લાગ્યા એને શું છે આ રંગબેરંગી કહો કીડીબાઈ નારંગી શું છે આ રંગ બેરંગી કહો કીડીબાઈ નારંગી એ નારંગી નહીં કહેવાનું હું ચટક છું હા કીડી તો પોરસાઈને બોલી મેઘધનુષનો ટુકડો છે એને અબરખ કહેવાય એમાંથી હું ઝાંઝરી બનાવડાવીશ કીડી અબરખને ટેકે ઊભીને બોલી એની બહેનપણી બોલી મને પહેરવા આપીશ કીડીલી કીડી કે આપીશ બધાને આપીશ પણ ભાડું લઈશ ભાડામાં આ અબરખ જેવડો સાકરનો દાણો લઈશ થોડો નાનો મોટો ચલાવી લઈશ હો કીડી તો વેપારીની અદામાં બોલી બોલો દુકાનમાં ઘૂસતી ત્યારે આવું જ સાંભળતી ને એટલે આવડી ગયું હતું એને તો બાકીના બધા તો આશ્ચર્યથી સાંભળી રહ્યા ને કીડીને તો આંખ સામે સાકરના ભંડાર દેખાવા લાગ્યા પણ કોઈ કાંઈ ન બોલ્યું ધીમે ધીમે બધા ત્યાંથી ખસવા લાગ્યા કીડી થોડી ઢીલી પડી ને બોલી કે ચાલો ચાલો થોડું વાજબી કરીશ બસ કીડી મકોડાની હાર તો જવા લાગી કીડી ફરી અબરખ પર ચડીને બોલી કે કાંઈ નહીં ઝાંઝરી જ બનાવીશું તો પહેરું ત્યારે જોઈ રહેજો પછી હા બધા ઝાંઝરી પહેરી ને મારા પગના ફોટા પડાવીશ હા ખાલી પગના તમે બધા પછી કહેશો કે પગ હોય તો કીડલું જેવા હોય બધાના ચાળા પાડતી હોય તેમ બાળકની જેમ કાલું કાલું બોલવા લાગી કીડી પછી માંગવા આવશે કે કીડી બેન કીડી બેન અમને પહેરવા આપો ને ઝાંઝરી પહેરવા આપો ને ના કીડી બેન કહેશો કે કીડલું કહેશો તોય આપીશ નહીં ભાઈ સાંજ પડી ગઈ એટલે એની માએ એને બોલાવી કીડલું ચટક હાલો હવે ઘરમાં રાત પડવા આવી છે કીડીબેન અબરખને ખેંચતા પોતાના દર બાજુ ચાલ્યા એની મા દર આગળ ઊભી હતી અબરખને ખેંચીને કીડલું તો દર આગળ પહોંચ્યું ત્યાં એની મા કે અરે આને દરમાં ન લવાય બેટા આપણું દર પૂરાઈ જાય આનાથી પછી આપણે શેમાં રહીએ તો દર બાર રાખીને એની પર સૂઈ જાઉં છું હું આજની રાત હોમાં અરે કેટલું એવું ન કરાય દર બહાર કરોળિયા આટા મારતા હોય છે તને જોઈને ક્યાંક કીડી બેન પૂરું સાંભળવાય ન રોકાયા અને એની માનીએ પેલા દરમાં ઘૂસી ગયા ભાઈ તો ભાઈ કાનભાઈ માનસી બેન આવી હતી આ કીડી અને અબરખની વાર્તા ચાલો ચાલો કાનભાઈ આજે તમારી કેક આ કીડી ખાઈ જવાની છે હો ધ્યાન રાખજો પાછા આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો